એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ આવી ગયો છે ભાઈ મારા નાના નાના ભૂલકાઓ આવી ગયા છે વાર્તા સાંભળવા માટે હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા વત્સલ વાર્તા સાંભળે છે આવો વત્સલ ભાઈ આજે હું તમને બધાને છોકરાઓ એક સરસ મજાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે બહાદુર મોમો તારો ઘણા વર્ષો પહેલાની આ વાત છે ભાઈ એક નાનકડા ગામમાં એક ગરડો માણસ એક વૃદ્ધ માણસ એની પત્નીની સાથે રહેતો હતો આ વૃદ્ધે એના ઘરની બાજુમાં જમીનમાં એક ખેતર બનાવેલું હતું ભાઈ એમાં નવી નવી વસ્તુ ઉગાડીને એ તો પોતાનું ગુજરાન ચલાવે હો ઘણીવાર આ ઘરડો માણસ બળતણ માટે જંગલમાં લાકડા લેવા જાય આમ એ બંને મહેનત મજૂરી કરીને ખાઈ પીને સુખેથી રહેતા પરંતુ ઘણીવાર ઉદાસ થઈ જાય હો કારણ કે તેમને એક પણ બાળક હતું નહીં એક દિવસ આ ઘરડો માણસ જંગલમાં લાકડા કાપવા ગયો અને નજીક આવેલી નદી ઉપર એની પત્ની ડોશીમાં કપડાં ધોવા ગયા કપડાં ધોતા ધોતા ડોશીમાં ગીતો ગાઈ રહ્યા હતા ઓ મજાના મીઠા મીઠા ગીતો એવામાં તેને કંઈક નદીમાં તરતું દેખાયું ભાઈ તરતું તરતું એ તો નજીક આવી રહ્યું હતું ડોશીમાને આશ્ચર્ય થયું કે આ શું છે નજીક જઈને જોયું તો પપૈયા અને કોળા જેવું એક મોટું ફળ તરતું તરતું આવી રહ્યું હતું હં ડોશીમાએ નજીક જઈને એને લઈ લીધું અને વિચાર્યું કે આ તો મોટું પીચ છે પીચ મારો પતિ મારો ડોસો આ જોઈને ખાઈને ખુશ થશે આ ઘરે લઈ જાઉં અને ઘરે લઈ જઈને એને સુધારીશ ને આજે જમવાની મજા પડશે ભાઈ બપોરે રોજ મુજબ ડોસાજી ઘરે આવ્યા ડોસી માએ કહ્યું જુઓ આજે જમવામાં વપરાય એવું કેટલું મોટું આ પીચ મળ્યું છે પીચ ઓહો આ તો બહુ મોટું છે લાવો હમણાં જ કાપું હમણાં જ સુધારું મને આમે કકડીને ભૂખ લાગી છે આમ કહીને એ ડોસો તો પીચ સુધારવા બેઠો જેવી છરી લઈને કાપવા જાય કે ત્યાં તો અંદરથી એક અવાજ સંભળાયો ઊભા રહો ઊભા રહો થોભો મને કાપશો નહીં ડોસો અને ડોસી બંને ડોસો અને ડોસી તો બંને હેપતાઈ ગયા અને આશ્ચર્ય પામ્યા કે આ શું આ કોણ બોલે છે થોડીક વારમાં તો એ પીચ આપોઆપ ફાટ્યું કડડડ કરતું અને એમાંથી એક સરસ મજાનો રૂપાળો ગોળ મટોળા વત્સલભાઈ જેવો છોકરો કૂદીને બહાર આવ્યો ડબક કરતો ડોશીમાં તો એને એકી ટસે જોઈ રહી જુઓ ગભરાશો નહીં હું કાંઈ જીન નથી હું કાંઈ ભૂત નથી તમારે ત્યાં કોઈ બાળક નથી એટલે ભગવાને મને તમારે ત્યાં બાળક તરીકે મોકલો છે આજથી હું તમારો દીકરો ડોસો અને ડોસી બંને આ જોઈને રાજીના રેડ થઈ ગયા હો ભાઈ બહુ વર્ષે ભગવાને જાણે પ્રાર્થના સાંભળી બંને તેને ખૂબ લાડથી ઉછેરવા લાગ્યા અને એનું નામ પાડ્યું મોમો તારો મોમો તારો બંને જણ એનું ખૂબ ધ્યાન રાખે ખૂબ પ્રેમ કરે અને ભવિષ્યમાં તે એક સારો માણસ બને તેવા સારા સંસ્કાર આપતા હો એને છોકરાઓ પછી તો દિવસો વીતવા ગયા વીતવા વીતતા ગયા મોમો તારો મોટો થવા લાગ્યો એકદમ મોટો એકદમ દેખાવડો અને બહાદુર તમારા જેવો પછી તો એ પંદર વર્ષનો થયો એણે એક દિવસ પોતાના પિતા પાસે આવીને કહ્યું પિતાજી પપ્પા તમે મને બહુ પ્રેમથી મોટો કર્યો છે મને તમે અનેક વિદ્યા શીખવાડી છે હવે હું મોટો થઈ ગયો છું એટલે લોકોને કંઈક મદદ થઈ શકે એવું હું કંઈક કરવા માગું છું અહીંથી દૂર સમુદ્રના દક્ષિણ ભાગ તરફ એક ટાપુ છે આ ટાપુ ડાકણોનો ટાપુ કહેવાય છે ત્યાં અનેક લુચ્ચી અને ક્રૂર ડાકણો રહે છે અને આસપાસના ઘણા લોકોને ત્રાસ આપે છે રોજ કોઈકને કોઈકને ઉપાડી જાય છે અને ખાઈ જાય છે લોકો એનાથી ખૂબ ડરે છે મારે ડાકણોનો નાશ કરવો છે અને લોકોની ચોરેલી વસ્તુઓનો ખજાનો પાછો આપવો છે મને આપ રજા આપો હું આપની પાસે રજા લેવા આવ્યો છું લો બોલો આ સાંભળીને ડોસો તો નવાઈ પામ્યો મનમાં ના પાડવાની ઈચ્છા પણ થઈ પણ પછી અભિમાન થયું કે આજે મારો દીકરો આટલો મોટો થઈ ગયો છે કે પોતાના જીવના જોખમે પણ લોકોને મદદ કરશે આટલા સારા કામ માટે ના પડાય જ નહીં ક્યારેય તેણે તો મોમો તારોને આશીર્વાદ આપતા કહ્યું શું કહ્યું વત્સલભાઈ કે દીકરા ઈશ્વર તને આ કામમાં જરૂર મદદ કરશે હું તને મારી આ તલવાર અને ધાર્યું આપું છું ધારદાર તે તને મદદરૂપ થશે જા દીકરા ફતેહ કરો વિજય પામો જીતી જાઓ ડોશીમાએ રસ્તામાં ખાવા માટે સરસ મજાની ભાખરી બનાવી દીધી મોમો તારો બંનેને પગે લાગીને આશીર્વાદ લઈને નીકળી પડ્યો ને કહ્યું પપ્પા આપ મારી ચિંતા કરતા નહીં મારું કામ પૂરું થશે એટલે હું તરત પાછો આવીશ મોમો તારો તો દરિયાઈ દિશા તરફ ચાલવા લાગ્યો હો ચાલતા ચાલતા તે ઘણે આગળ નીકળી ગયો આગળ જતા તેને એક ચટાપટાળું કૂતરું મળ્યું મોમો તારોને જોઈને કૂતરું તો ભસવા લાગ્યું જરા પણ ડર્યા વગર એની નજીક જઈને મોમો તારાઓએ એના માથે હાથ ફેરવો અને ડબ્બામાંથી એક ભાખરી કાઢીને આપી ભાખરી ખાઈને કૂતરું તો ખુશ થયું મોમો તારો કે આજથી તું મારો દોસ્ત છે તું મારો ભાઈબંધ હું તારું નામ પાડું છું માઇલો હું પેલા ડોક ડાકણોના પ્રદેશમાં જાઉં છું માઇલા તું મારી સાથે આવીશ એક છે ભલા દો માઇલો તો તૈયાર થયો આ જોડી તો જામી ભાઈ માઇલો અને મોમો તારો બંને આગળ ચાલવા લાગ્યા આગળ જતા એમને એક વાંદરો મળ્યો માયલો અને તે વાંદરો લડવા માંડ્યા બંનેને વચ્ચે પડીને મોમો તારોએ કહ્યું અરે ઓ કપિરાજ તમે ઝઘડો નહીં આ મારો મિત્ર છે માયલો લે તું પણ એક ભાખરી ખા ભાખરી ને વાંદરો તો ખુશ થઈ ગયો ભાઈ એ પણ એનો ભાઈબંધ બની ગયો કપિરાજ હું તમને શું કહીને બોલાવું મોમો તારોએ કહ્યું બહુ વિચારીને એણે કહ્યું હું તારું નામ પાડું છું મુનિયો માયલો મુનિયો અને મોમો તારો ત્રણેયની જોડી જામી હો વત્સલભાઈ પણ તમે બંને ક્યાં જઈ રહ્યા છો મુનિયાએ પૂછ્યું અમે પેલી ડાકણોના પ્રદેશમાં જઈએ છીએ મારે એ ડાકણોના ત્રાસમાંથી લોકોને બચાવવા છે હું તમારી સાથે આવું હું પણ તમને મદદ કરીશ આ હા જરૂર ચાલો તમે પણ ચાલો ત્રણેય જણા પછી તો વત્સલભાઈ બાળકો દક્ષિણ દિશા તરફ આગળ વધ્યા અને આગળ જતા એમને એક બાજ પંખી મળ્યું એ પંખી એમની નજીક આવીને તેઓને કાંઈ નુકસાન પહોંચાડે એ પહેલા જ મોમો તારોએ એને એક ભાખરી ધરી દીધી લેખા બાજ પંખી તો ભાખરી ખાવા લાગ્યું એ પણ એનું ભાઈબંધ બની ગયું હો મોમો તારો એ તેનું નામ રાખ્યું મીઠું આજથી તારું નામ મીઠું માયલો મુનિયો મીઠું અને મોમો તારો ચારેય મિત્રો આગળ જવા લાગ્યા તેઓ પછી તો દરિયા કિનારે આવી પહોંચ્યા મોમો તારો એક મોટી હોડી લીધી અને એમાં ચારેય જણા બેસીને ડાકણોના ટાપુ તરફ જવા લાગ્યા ભાઈ જ્યારે બધા ડાકણોના રહેઠાણ પાસે પહોંચ્યા ત્યારે એક વિકરાળ ડાકણ બહાર આવી કરતી એ તો ખરેખર ભયાનક હતી એની સાથે બીજી પણ ડાકણો હતી આ ડાકણો સાથે લડવું ને એને હરાવવું એ કઈ રમત વાત નહોતી હો છોકરાઓ મોમો તારોને લાગ્યું કે કામ તો અઘરું છે પણ એ તો હિંમત આવ્યો નહીં તમારી જેવો બહાદુર હતો સૌ પહેલા દિવાલ ઓળંગીને મીઠું અંદર ગયો અને બધી ડાકણોને ચાંચ મારી ડાકણોએ મીઠુંને મારવાનો બહુ પ્રયત્ન કર્યો પરંતુ મીઠું હાથમાં આવ્યો જ નહીં આ દરમિયાન મુનિયો દરવાજો ખોલીને અંદર દાખલ થયો એ સાથે જ માઇલો અને મોમો તારો પણ ઘૂસી ગયા બધા વચ્ચે ભયાનક યુદ્ધ થયું મીઠુએ દરેકને પોતાની ચાંચો વડે શરીરના બધા ભાગ પર હુમલો કર્યો મુનિયાએ એક એક ડાકણને પકડીને ઉજરડા પાડવા માંડ્યા ભાઈ હો મોયલા માયલો તો એક એકને પકડીને કરડવા લાગ્યો વાવ વાવ વાવ કરતો આખરે મોમો તારોએ તલવાર કાઢી અને એક પછી એક ડાકણ ઉપર હુમલો કર્યો ડાકણોએ જોયું કે હવે બચી શકાશે નહીં એમની હાર નિશ્ચિત છે એટલે ડાકણોએ મોમો તારોના પગે પડીને કહ્યું અરે ભાઈ સાહેબ તારે જે જોઈએ તે માંગ પણ અમને છોડી દે અમને માફ કરી દે મોમો તારોએ તો તેઓ પાસે વચન માગ્યું કે આજથી તેઓ કોઈ પણ નિર્દોષ લોકોને હેરાન નહીં કરે વચન આપો અને એમણે લૂંટેલો બધો ખજાનો પાછો આપી દેશે બધી ડાકોણોએ કબૂલ કર્યું હો છોકરાઓ કે આજથી તેઓ કોઈ પણ વ્યક્તિને ખાશે નહીં કોઈ પણ વ્યક્તિને હેરાન નહીં કરે લોકોનો લૂંટેલો બધો ખજાનો તેઓએ મોમો તારો પાસે લાવીને મૂકી દીધો અનેક રત્ન જડિત હીરા મોતીના દાગીના સોનું રૂપું અને કિંમતી વસ્તુઓ ભરેલો ખજાનો લઈને બધા ઘર તરફ આવવા લાગ્યા વાહણમાંથી ઉતરી એમને સરસ મજાનું ગાડું બનાવ્યું જેમાં એમણે બધો ખજાનો ભર્યો અને આસપાસના લોકોને જેની માલિકીની વસ્તુ હતી તે બધી પાછી આપી ડાકણોના ત્રાસમાંથી છોડાવીને પોતાની વસ્તુઓ પાછી મેળવીને લોકો પણ ખુશ થઈ ગયા હો ભાઈ બાકી રહેલો બધો ખજાનો લઈને તે ઘેર આવ્યો એને પાછો આવેલો જોઈને વૃદ્ધ અને પત્ની ખૂબ ખુશ થયા ડોસો ને ડોશી હવે તો તેઓની પાસે પૈસા પણ આવી ગયા અને પછી તો ભાઈ મોમો તારો અને એના ત્રણેય ભાઈબંધ અને એના ઘરડા મા બાપ બધા શાંતિથી સંપીને રહેવા લાગ્યા તો વત્સલભાઈ આવી હતી આ બહાદુર મોમો તારોની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો ત્યારે